એ આવો આવો મારા નાના મોટા ટાબરિયાઓ આવી ગયા બધા હું છું વાર્તા કહેનારો અરે વાહ ભાઈ સાંભળો સાંભળો મારા નાના મોટા ભૂલકાઓ આજે હું તમને બધાને એક સરસ મજાની વાર્તા કહેવાનો છું ભાઈ વાર્તાનું નામ છે ચતુરાઈની પરીક્ષા તમે બધા પરીક્ષા આપો છો ને નિશાળમાં આ એવી પરીક્ષા હતી એક ચતુરાઈની સાંભળજો લક્ષ્મણ પટેલને અર્જણ અને ભગવાન નામે બે દીકરા હતા બેઉ કયાગરા અને તું ખૂબ એક દિવસ એમણે દીકરાઓને પાસે બોલાવી અને દરેકના હાથમાં અક્કેકો રૂપિયો આપ્યો લક્ષ્મણ પટેલે અને કહ્યું જાઓ એક રૂપિયામાં ઘર ભરાય એવી ચીજ લઈ આવો તો તમે ચતુર છો એમ હું જાણું એક રૂપિયામાં ઘર ભરાય એટલું બોલો બે ઉભાય અક્કેકો રૂપિયો લઈ ગામમાં ખરીદી માટે નીકળી પડ્યા મોટો ભાઈ અર્જણ પેલા કુંભારવાડે ગયો અને એક રૂપિયાના કોળિયા માંગ્યા કુંભાર એને કોડિયાની એક મોટી થપી આપી કુંભારે તો અને અર્જણ કે આટલા જ કેમ કુંભાર કે જોઈએ તો દસ વધારે લો અર્જણ કે મારે તો ઘર ભરાય એટલા જોઈએ કુંભારે એને રૂપિયો પાછો આપ્યો ત્યાંથી અર્જણ કરિયાણાવાળાની દુકાને ગયો અને ત્યાં જઈને કહ્યું આલો એક રૂપિયામાં ઘર ભરાય એટલી દિવાસળીની પેટીઓ આપો માચીસના ખોખા આપો એટલે કરિયાણાવાળાએ એને દિવાસળીની એક ડઝન પેટીઓ આપી એ પાછી આપતા અર્જણ કે મારે તો ઘર ભરાય એટલી દિવાસળી જોઈએ આટલી ઓછી ન ચાલે ત્યાંથી પણ રૂપિયો પાછો લઈને તો ચાલતો થયો પછી અર્જણ એક પિંજારાને ત્યાં ગયો રૂપિયો લઈને પિંજારાએ એને રૂનું એક પડીકું બાંધી આપ્યું રૂ પીંજતો હોય ને પિંજારો રૂનું એક પડીકું આપ્યું અર્જણ કે બસ આટલું જ કે મારે તો ઘર ભરાય એટલું રૂ જોઈએ પડીકું પાછું આપી રૂપિયો લઈ એક આગળ ચાલ્યો અને એક ઘાંચીના ઘરે ગયો ઘાંચીના હાથમાં રૂપિયો મૂકીને એ બોલ્યો ફકીર કાકા ફકીર કાકા લ્યો આ રૂપિયો અને ઘર ભરાય એટલું મને તેલ આપો ફકીર ગાંચી હસી પડ્યો ને બોલો અરે ગાંડા એક રૂપિયામાં પરાણે લોટી ભરાય એટલું તેલ આવે લે આ તારો રૂપિયો પાછો એમ ગામમાં ફરી ફરીને અર્જન તો થાય કો એક રૂપિયામાં ઘર ભરાય એવી કોઈ ચીજ એની નજરે ના પડી ભાઈ હો અર્જણની પાછળ જ એનો નાનો ભાઈ ભગવાન આ બધું જોતો જોતો ચાલ્યો આવતો હતો એણે પોતાની પાસેના રૂપિયામાંથી થોડા કોળિયા લીધા માટીના થોડુંક રૂ લીધું એક દિવાસળીની પેટી લીધી અને બાકી વધ્યા તેટલા પૈસાનું તેલ લીધું પછી એ ઘર તરફ વળ્યો બે ઉભાઈને આવેલા જોઈને લક્ષ્મણ પટેલ જરાક હસ્યા અને બોલ્યા અર્જણ તું એક રૂપિયામાં શું શું લાવ્યો છે કે જોઈએ અર્જણ કહે બાપા હું કાંઈ કાચો નથી એક રૂપિયામાં ઘર ભરાય એવી કોઈ ચીજ આપણા ગામમાં મળતી નથી લો આ તમે આપેલો રૂપિયો પાછો એમ કહીને એણે તો રૂપિયો ખિસ્સામાંથી કાઢીને બાપાના હાથમાં મૂકી દીધો ભાઈ હવે લક્ષ્મણ પટેલે નાના દીકરા ભગવાન તરફ નજર કરી તો એ તો રૂની દિવેટો તૈયાર કરી દિવેટો ને વાટ એવી વાટો તૈયાર કરી રહ્યો હતો પછી એણે કોડિયામાં તેલ પૂર્યું અને અંદર વાટ મૂકી કોળિયા ઘરના ઓરડે ઓરડે મૂકી દીધા બહાર ટોડલા ઉપર મૂક્યા અને અંદરના ખંડમાં મૂક્યા અને આગળના ઓરડામાં મૂક્યા અને અને દીવાશ્રી વડે દીવા સળગાવ્યા તરત આખા ઘરમાં ઝાક જમાળ ઝાકમ ઝાડ થઈ ગયું ઓ પ્રકાશ પ્રકાશ આખું ઘર પ્રકાશથી ભરાઈ ગયું ભાઈ લક્ષ્મણ પટેલ કે વાહ બેટા ધન્ય છે તારી ચતુરાઈને તે દીવા કરીને આખા ઘરને અજવાળ્યું છે એમ સારા સારા કામ વડે તું આપણા આખા કુટુંબને અજવાળજે હો ભાઈ આપણા ગામને ને આપણા દેશમાં બધે બધે તું તારો પ્રકાશ ફેલાવજે આવી ચતુરાઈથી અને અર્જન તરફ ફરીને બોલ્યા બેટા તારો નાનો ભાઈ વધારે ચતુર છે એટલે નાનો ગણી એને પૂછાય નહીં એવું ન રાખતો બેઉ ભાઈ હળી મળીને રહેજો અને દીવા બનીને આપણા કુળને આપણા દેશને ઉજાળજો તરત જ અર્જણ નાના ભાઈ ભગવાનને ભેટી પડ્યો ભાઈ પછી તો બેઉ ભાઈ પોતાના બાપાને પગે પડ્યા અને એમણે એમના આશીર્વાદ મેળવા તો ભાઈ ભગવાન ભાઈ ભગવાન નામનો છોકરો હતો ને એ તો એના પપ્પાની ચતુરાઈની પરીક્ષામાં બહુ સરસ રીતે પાસ થઈ ગયો હો ભાઈ મજા પડી ને એણે તો આખું ઘર પ્રકાશથી ભરી દીધું કેવી ચતુરાઈ કરી ચાલો આવજો આવતીકાલે હું તમને બીજી વાર્તા કહીશો ભાઈ આવજો